અથવા આજ્ઞા અજ્ઞાત આખા શરીરમાં અજ્ઞાત શું આખા શરીરમાં ફેલાયેલું હોય અજ્ઞાત ફેલાયું જેટલું એટલે પ્રદેશે પ્રદેશે આપે કીધું છે પ્રદેશે પ્રદેશે આવરણ છે હા એક એક પ્રદેશે આવરણ એટલે કયો વકીલાત ના પુસ્તક વાંચો કર્યો તે પ્રદેશ જો ભૂલ નાખો ને તો એટલે આખા દુનિયાના જીવ માત્ર નું જ્ઞાન એ બધા આત્મામાં છે બધું બધું બધા ચાલક આપણે દેશો કેટલા અને સરળ જ્ઞાની ના બધા પ્રદેશો ને આવરણ નીકળી જાય બધા ખુલ્લા બધા પ્રદેશો વગર તમને ના આપીએ જોવે નહીં ઉપયોગ કરવો શુદ્ધ શુદ્ધ શુદ્ધ જ

આપ એવું જ્ઞાન આપો છો કે સામાન્ય કરતા પદ એના કરતા પદ એનો અહંકાર ઉડી જાય અને દાદા આવું કરે છે દાદા આવું ના કરવું જોઈએ એવું લોકો જુએ કેમનો મેળ પડશે <laughs> અંદર અંદર <laughs> દાદા આપણી વાર એવું કરતા લોકો શોધી કાઢે છે આપણું કરતા પણ વધારે એટલી સામર્થ્ય ધરાવે છે એ પુરુષ ના કરતા પણ શોધી કાઢે છે

હોસ્પિટલ કેસમાં આપડે નાખી દેવો એટલે આનો પ્લેન થતી ગયો રાતે બોલ ના પાડે મારે ગુજરાત આપણને શું પાડે બધે ને ના ના ચાલે છે મધે હરિયાળી છે

ત્યારે એને શુદ્ધાત્માનું સ્વરૂપ અને દેહનું સ્વરૂપ એમ બે જુદા પાડ્યા હવે જયારે ટીકા કરવાનો માણસ ટીકા કરે છે કે દાદા આવું કરે છે તો એ શુદ્ધાત્માનું સ્વરૂપ ટીકા કરે છે કે ઇન્દુભાઈ પૂછે છે દીપકે પૂછ્યું ને કે દાદા સામાના કરતા પણ ઉડાડી આપે છે છતાંય પણ પોતાની અણસમજણથી લોકો દાદાએ આવું કર્યું તેવું કર્યું એવું જુએ છે તો હિન્દુભાઈ પ્રશ્ન એ છે કે જેને શુદ્ધાત્મા પાડી આપ્યો તો એનું જે જુએ છે તો એ શુદ્ધાત્મા નું જુએ છે કે દાદા નું જુએ બે નું જુએ છે કરતા પણ એ જે નીકળ્યો મારા શુદ્ધાત્મા થી નીકળ્યો કે મારા દેહ માંથી નીકળ્યો એટલે પ્રતિષ્ઠિત

કરે છે એ અજાગ્રત સ્થિતિમાં કરે છે જયારે જાગૃતિ બંધ કરીએ ને ત્યારે કરે છે તમે જવાબદારી નથી કરતી જવાબદારી જવાબદારી નથી કોઈ જવાબદારી કારણ ડિસ્ચાર્જ છે એનો સ્વીકાર બંધ થઈ જાય બંધ થઈ જાય અને મને કોઈ નથી

અને વહેલું કરી શકતો હતો પાણી આપવા માંડ્યા કીધું કેમ આજે દાદા ને પોણા નવે પાણી મૂકો છો કલાક ની ભૂલ કેમ છે આ રીત પ્રસંગ કરીને આવ્યું નથી નાનપણ માં છું દસ વાગે નવ વાગે આવે વાગે ના થાય વેપારી થયો તો નથી પડે આ લોકોએ પૂછતા ત્યારે વિચાર તો કહ્યું કે સમજાવ નહીં કરતા અને મેં અમારા બધું બોલું જ કઈ બોલતા સમજાય એવું સમજણ કરવું જોઈએ બોલ્યું કે રંગ બધું બોલે હા जब तबियत में सुन तक राइट के लिए राइट के लिए તબિયત વસણ આમ અને પેલા આ જે શબ્દો છે ને મૂકેલા તો એને સારું કોઈ કહે સમજો કહે એટલા માટે મૂકેલા છે કારણ મને પોતાને જે સમજો સમજાતા નતા હવે મને જયારે સમજાયા ત્યારે મેં મને આ દુકાન કેવી સમજાતું માટે આપણે કેવી રીતે રોડો કેવી એટલે હવે ઇન્ડિયા દીધી રામ દીધી કેવું છે તક સમજો આ એ તો ખોટું ગ્રહ છે ના શબ્દો આવી ગયા આમાં રિયલ રિલેટિવ એટલે આ શબ્દ થી જે વિજ્ઞાન હતું આખું બહુ સ્પષ્ટીકરણમાં આવી ગયું અને પાછા દાખલા મૂકો ને તો પેટ્રોલ ભાડેથી અને આ વસ્તુ જુદી પડી દઉં છું દાખલાની તો દાદાની માસ્ટરી છે દાખલાઓની તો દાદાની માસ્ટરી છે આખો આખો વ્યવહારમાં અહંકાર શૂન્ય થઈને ઉભો રહે હું જાઉં છું તો ગાડી જાય છે એટલે અહંકાર પડવાનું સ્થાન જ ના રહે વ્યવહારમાં આજે શું ખોટ જોવા તો સાયકલ બસ બસ બધું રહેતો હા વિચાર તો રહ્યા હતા માને કે તમે વડોદરા જાવ છો તો એનેથી અસર થાય આ ટિકિટ બતાવો અને પેલો માને કે તમે વડોદરા જાઓ છો તો એનેથી ઇફેક્ટ થાય બોલતા નથી કેમ તમે તો એટલું કહ્યું કે ફરી કોઈ બરોબર સુખના આગળ બળી ગયા બળી ગયા એટલે બધું પડે તો રાત્રે વડે જતો ચાર હતું ચાલુ દીકરા હતું તો મારી કહી દઉં તો તારે ભાઈ જજો ભાઈ વગર રહેજો મારી ઈચ્છા નથી મારી ઈચ્છા નથી મારી ઈચ્છા નથી તારે જવું હોય તો જજે અને ઘરે ઘરે બે આટલું કઈ મૂકે કરી બરોબર અને પછી જોયું અને પછી બીજું બીજું બોલું કે વડોદરા આવ્યું નથી અને મુંબઈ છૂટ્યા વડોદરા આવ્યું નથી મુંબઈથી છૂટ્યા દેશમાં હોય દેશમાં હોય નતું ત્યારે પણ આવી જ્ઞાન નતું તારવી જાય કેવી રીતે કડાકટા થાય તો